એ આવો આવો મારા વાલકુડા ટાબરિયાઓ મારા નાના મોટા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ભાવનગરમાં બેઠા બેઠા ધ્રુવી શાબા વાર્તા સાંભળે છે એની સાથે અક્ષરદીપ હાર્દિક અને શિવદીપભાઈ વાર્તા સાંભળે છે અને આમ દૂર દૂર અનુષ્કા નિર્ભય વૈદિક અને શ્રેયાંક પૂનામાં બેઠા બેઠા વાર્તા સાંભળે છે બોલો ઓહો હો આવો આવો અનુષ્કા ધ્રુવિશા નિર્ભય અક્ષરદીપભાઈ વૈદિકભાઈ હાર્દિકભાઈ શ્રેયાંક આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ હો ધ્યાનથી સાંભળજો અને આ વાર્તા તમારા ભાઈબંધ અને બેનપણીઓને કહેજો પાછા હો ભાઈ વાર્તાનું નામ છે નદી અને ઘડા <laughs> ઘડા હોય ને ઘડામાં આપણે પાણી ભરીએ હા ત્યાં નદી અને ઘડાની વાર્તા છે હો ભાઈ એક હતી નદી આ નદીમાં એક વખત બહુ મોટું પૂર આવ્યું હો વરસાદ પડ્યો ધોધમાર એટલે નદીમાં તો પાણી આવ્યું પુષ્કળ એ વખતે નદીમાં કેટલી બધી વસ્તુઓ તણાઈ તણાઈને વહેવા લાગી મોટું મોટું ઝાડ વહ્યું જાય ઘણાની ઘર વખરી તણાઈ ગઈ હવે એમાં તો એક પિત્તળનો અને બીજો એક માટીનો એમ બે ઘડા પણ તરતા તરતા જતા હતા હો નદીના પાણીમાં પિત્તળના ઘડા એ માટીના ઘડાને જોયો અને એ તો બોલ્યો અરે ભાઈબંધ ઓ મારા દોસ્ત તું પોચી માટીનો બનેલો છે અને સાવ નાજુક છે તારી ઈચ્છા હોય તો મારી પાસે આવી જા તને કાંઈ નુકસાન થવાનું હશે તો હું તને બચાવી લઈશ હો પિત્તળના ઘડાની આ વાત સાંભળીને માટીનો ઘડો બોલ્યો અરે તે મારા તરફ આવી લાગણી બતાવી એ બદલ તારો આભાર ભાઈ પણ તારી સાવ પાસે આવવાની મારી હિંમત નથી થતી તું રહ્યો સખત પિત્તળનો છે એટલે મજબૂત પણ ખરો જ્યારે હું તો માટીનો પોચો પોચો ભૂલમાં પણ આપણે જો અથડાઈ જઈએ તો મારા તો ભૂકે ભૂક્કા થઈ જાય અને તને તો કાંઈ ન થાય માટે તું મારું સારું ઈચ્છતો હો તું મારું ભલું ઈચ્છતો હો તો મારાથી દૂર રહેજે મારી પાસે આવીશ તો હું તારી સાથે ભટકાઈશ તો હું તૂટી જઈશ એટલે મારાથી દૂર રહેજે ભાઈ સાહેબ આમ બોલતો બોલતો માટીનો ઘડો તો ધીમે ધીમે ધીમે તરતા તરતા તાંબાના ઘડાથી પિત્તળના ઘડાથી દૂર દૂર ચાલ્યો ગયો ભાઈ જો ભાઈ આવી રીતે આ માટીના ઘડાએ શાણપણ વાપરું અને સમજી વિચારીને એ તો તણાતો તણાતો કિનારે પહોંચી ગયો અને કિનારે એક આ અનુષ્કા જેવડી ને ધ્રુવિષા જેવડી છોકરી ઊભી હતી એણે આ માટીનો ઘડો ઉપાડી લીધો અને પોતાના ઘરમાં મૂકી આવ્યો ભાઈ અને પેલો પિત્તળનો ઘડો તો તણાતો તણાતો દૂર નીકળી ગયો તો ભાઈ આવી હતી આ નદી અને ઘડાની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું ભાઈ હવે હાલાવાલા કરી જાઓ અક્ષરદીપભાઈ શિવદીપભાઈ હાર્દિક આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો